સરદા પ્રણામ હા કરો ઈયો ભક્તિ નો મહિમા છે એમાં શ્લોક ત્રેવીસ માંથી સત્તર શ્લોકમાં નારદજી નું ચરિત્ર નું નારદજી ના ચરિત્ર નું વર્ણન કરે છે એમાં અધ્યાય પાંચમા અધ્યાય પાંચમાના ચોવીસમા શ્લોકમાં નારદજી ઉપર મહાપુરુષોની કૃપા થઈ તે કહી શ્લોક પચીસમાં બીજોની સંમતિથી ઉચ્છિષ્ટ ભોજન અને લેપનું ગ્રહણ કરવાથી પાપનો નાશ અને એ જ સતત પ્રવૃત્તિવાળું મારું મારું છે કે મારું ચિત્ત વિશુદ્ધ થયે મનમાં રુચિ થઈ તે પછી એ મહાપુરુષોના ધર્મમાં રુચિ થઈ આ રીતે અંદરના દોષ નિવૃત્તિનું પઠન કરીને ગુણની પ્રાપ્તિ શ્લોક છવ્વીસમાં કહીને રુચિ પ્રાપ્ત થયેલ એવા નારદજીની પ્રિય કીર્તિવાળામાં અચલ શ્લોક સત્યાવીસમાં નક્કી થઈ પેલા એમના ધર્મમાં એમની રુચિ થઈ અને એમના મહાપુરુષોમાં એની અચલ મતી થઈ એ શ્લોક સત્યાવીસ સત્યાવીસમાં કહીને હવે શ્લોક માં કહે છે કે મતિ રહી એટલે શું થયું કે ભગવત ભાવ પ્રાપ્ત કરેલા નારદજી નું શ્રવણ નિત્યતાને પ્રાપ્ત થતા જ્ઞાન અને ભક્તિથી ભગવાનનો ઘણો પ્રેમ થયો તે હવે અઠાવીસમાં શ્લોકમાં કહે છે ઇતમ થી ઇતમ સરગતા વૃષિકાવૃત હરેર વિષ્ણુ હરે સુનવતો નિસવા યશો અમલમ માનમ મુનિભી મહાત્મભિ ભક્તિ પ્રવૃતા આત્મ રજ તમોપહા આવી રીતે શરદ અને વર્ષા ઋતુઓમાં મહાત્મા મુનિઓથી ગવાતા શરીરના શુદ્ધ યશનું હું દરેક સમયે ઉત્તમ પ્રકારે શ્રવણ કરતો હતો ત્યારે અંતકરણના રજો અને તમો ગુણનો નાશ કરનારી ભક્તિ શરૂ થઈ શ્લોકાર્થ થયું અને શ્રવણના બીજા ઘણા પ્રકારો છે તેમનો નિષેધ કરવા આવી રીતે એમ કહેલું છે એટલે મને એમ લાગે છે અહીં મહાપ્રભુએ જે ભક્તિવતીમાં કહ્યું ને કે બીજ દાટ પ્રકાર પ્રકાર બીજને બીજને ભાવને ભેદ કરવા માટે ત્યાગ કરવું જોઈએ અન્ય શ્રવણ કીર્તનનો એવી રીતે અહીં પણ શ્રવણ બીજા ઘણા બધા પ્રકારના છે પણ તેમનો નિષેધ કરીને ભક્તિ માર્ગે શ્રવણ કીર્તનની ચાલી રહી છે વાત એવું છે એવા એ પાસે એવી રીતે સોમ શ્રવણ કરેલું છે નારદજીએ તો એ ક્યારે કર્યું કે શરદ અને વર્ષા ઋતુ એટલે ચાર અથવા પાંચ માસ એટલે શરદ આમ સ્વચ્છ કરવા વાળી છે હૃદયને એવી આ ઋતુમાં એમને ચાર મહિના સુધી દરેક ઘણા વખત સુધી ઋષિ આવતા હતા ચોમાસું કરવા ત્યાં અને એમનું એ સત્સંગ કર્યો પછી એ સત્સંગ કરતા ને દેહ વગેરે ને પીડાનું ભાન થયું ન હતું એમ જાણાવા હરિના કહેલ છે એટલે હરિના શ્રવણ કીર્તનથી ન થયું તો હરિ એમના ભૂખ તરસ જે દેહના ધર્મો છે તે હર્યા છે ભગવાન કૃપા છે તેથી શ્રવણ કરી શક્યા ઉત્તમ પ્રકારે શ્રવણ કરતો હતો અને નારદજી કહે છે કે ઉત્તમ પ્રકારે શ્રવણ કરતો હતો એટલે શું કે શ્રવણને અનુસરીને રહેતો હતો એટલે શ્રવણ જે કહેતા હતા એવું માત્ર સાંભળતો ન હતો પણ એને એ જે કહેતા હતા એવું કરતો હતો હતું પછી કે છે ગમે તેની પાસેથી શ્રવણ કરતો ન હતો કારણ કે તેમ થાય તો શ્રવણ અંગ રહિત થવાથી ફલ પ્રાપ્ત ન થાય એટલે આ મનનશીલ મુનિઓ છે તેથી હું ગમે તેની પાસે શ્રવણ નથી કર્યું તો મનનશીલ મુનિઓ પાસેથી શ્રવણ કરવાથી સાંગ શ્રવણ થયું તેથી ફલ પ્રાપ્ત કરાવનાર થાય તેથી મહાત્મા એટલે મુનિ મનન કરનાર મુનિ પણ મનન કરતા એ અટક્યા નહીં તેથી એને મહાત્મા કયા કીર્તન પણ એમને કર્યું તેથી મહાત્મા મૂળ ગવાતા એમને કેવું કીર્તન કર્યું છે કેવું શ્રવણ કર્યું છે કે મુનિ મનન કરનારા મુનિઓ પણ મનન કરતા કરતા વળી પાછા ભગવાનના ગુણો ગાયા છે એવા મહાત્માઓ પાસેથી એમને એ શ્રવણ કર્યું છે તેથી મુનિ શબ્દથી એમ જણાયેલું છે કે પોતાનું ચલ પ્રાપ્ત થવામાં શ્રવણની પેટે મનન પણ સાધક જ્ઞાનનું સાધન થયેલ શ્રી શું કે છે કે મુનિઓએ જે મનન કરેલું હતું એનું એ સાધકે શ્રવણ કર્યું એ શ્રવણ એને સાધન બન્યું મનન થયેલા મુનિઓએ કરેલા કરાવેલા શ્રવણથી એ સાધન બન્યું નહીં તો સાધન ન બને પછી મુનિઓ મુનિઓથી સપ્તથી એમ જણાવ્યું કે પોતે ફલ પ્રાપ્ત થવામાં શ્રવણની પેટે મનન પણ જ્ઞાનનું સાધન થયું એટલે એમનું શ્રવણ મનનનું સાધન બન્યું અને મૂલી મનનશીલ છે એટલે આપણે કેવું છે કે એટલે એવા કોઈ મહાપુરુષો પાસેથી સાંભળ્યું તો એ લોકોનું મનન થયેલું છે કે જ્યારે આપણે સાંભળીશું ત્યારે આપણું સાધન બનશે સાધન પણ એ ખોરંગાયેલું હશે કામ નહીં આવે એ મનનશીલનું શ્રવણ કરવું એ નહીં જણાવી રહ્યા છીએ પછી કીર્તનનું ગાન ચાલુ રહે તે માટે મહાત્માઓથી ગવાતા એટલે મનન છે મુનિયો છે પણ એ કીર્તનનું ગાન સતત ચાલુ રાખે છે તેથી એ મહાત્મા કહ્યા અને આ વાત છે ને તે ગીતાજીમાં અધ્યાય નવમાં તેર અને ચૌદમાં શ્લોકને વર્ણવી છે એ શું કહે છે કે તેરમા શ્લોકને કહ્યું કે હે પાક દૈવી પ્રકૃતિનો આશ્રય કરેલા મહાત્માઓ મને ભૂતોના આદિ અને અવ્યય જાણી અન્નને મનથી ભજે છે તો આ સેવા આ ભજનાર કેવા હોય તે કહ્યું પછી એનું ચૌદમા શ્લોકમાં કહે છે કે ભજનનો પ્રકાર કેવો હોવો જોઈએ તો કહે છે કે હે પાર્થ નિરંતર મારું કીર્તન કરતા તથા યત્ન કરતા અને મનને નમન કરતા દ્રઢ વ્રત વાળા નિત્યયુક્ત થઈ મને સેવનાર આ ભજન કરવા વાળા ની બે વાત કેવા હોવા જોઈએ અને ભજનનો પ્રકાર કેવો હોવો જોઈએ એવા મહાત્માઓ છે એટલે એમના એમના સાથે ભજન કર શ્રવણ કરવાથી એ ફળને પ્રાપ્ત થશે તો અહીં પછી આગળ શું કહે છે કે એ એવી એવી મહાત્માઓ પાસેથી નારદજીએ શ્રવણ કર્યું એ બે શ્લોકની વર્ષે અહીં એ સંબંધ જોયું અંત કરીને રજૂ રજૂ થઈ અને તમો ગુણનો નાશ કરનાર વિશેષાથી એમ કહેલું છે કે છે ભક્તિ સ્પષ્ટમય રૂપ થઈ એટલે અંતકરણ ના જે રજતમ છે એ ભક્તિથી ના સ્પર્શથી બધા છપ્પમય થઈ ગયા અને મારું અંતકરણ વાસુદેવ રૂપ થયું એટલે એ નારદજીનું અંતકરણ વાસુદેવ રૂપ થયું એવો અર્થ છે હા સરસ તમારો અવાજ છેલ્લે છેલ્લે બેસી ગયો હતો હવે જે હોય તે ડાયલ કરીને જોડાવો ને તો સારું તમે ઇન્ટરનેટ થી જોડાવો છો આ ના જે ડાયલ કરીને જોડાયા છે આજે તો અચ્છા ભલે કોઈને છે આમાં કઈ વિચારણી જોરથી બોલો અહીંયા હા ક્યાંથી બેઠું છે ક્યાંથી ન સંભળાયું નહીં છેલ્લે છેલ્લે અવાજ તમારો જરા બેસી ગયો તમે નજીક જ બેસી જાઓ એટલે બરોબર તો અહીંથી કહ્યું કે તે શ્લોકો અનુસંધાન કર્યું ને તો તેરમાં શ્લોકમાં કહ્યું કે નિરંતર મારું કીર્તન કરતા ના જે પાર દૈવિક રહસ્યનો આશ્રય કરેલા મહાત્માઓ મને ભૂતોના આદિ અને આજે જાણી અનન્ય મનથી ભજે છે એવા મહાત્માઓ છે અને પછી ચૌદમામાં કહ્યું કે નિરંતર મારું કીર્તન કરતા યત્ન કરતા અને મને નમન કરતા દ્રઢ વૃત્ત વાળા થઈ મને સેવનારા આ મહાત્મા મહાત્માઓને વચન આપે છે અમૃતકાળના નિધિમાં પછી પુરુષોત્તમ ત્યાં મળશે એ સરસ કહ્યું છે પછી અહીં મને એ પ્રશ્ન છે આગળનો શ્લોક પંકજમાં આવશે એ વાસુદેવનું અંતકરણ થયું છે અને પછી વાસુદેવની પ્રાપ્તિ હવે પંકજના શ્લોકમાં આવશે હા અહીંયા એક મિનિટ છે કઈ ચાલો વિશે બોલો હા અંતકરણના રજો અને તમો ગુણનો નાશ કરનારા વિશેષણ કેમ કહ્યું છે કે તે ભક્તિ એક સ્પર્શ મને રૂપ થઈ મારું અંતકરણ એ વસુદેવ રૂપ થયું એવો અર્થ થાય છે તો આ અંતકરણના રજોગુણ અને તમોગુણનો નાશ કરનારો છે એટલે સાત્વિક થયું કહેવાશે કે ભક્તિ સ્પર્શ મને રૂપ થઈ એટલે સ્પર્શ મને સાત્વિકતા એના માટે મને એવું લાગે છે કે ભક્તિના સ્પર્શથી રજતમ પણ ભક્તિમય થઈ ગયા અને રજતમ ગયા ભક્તિરૂપ થઈ ગયું અંતકરણ એવું મને લાગે છે સ્પર્શ માની સ્પર્શ થયો છે ને ભક્તિ હા એ રીતે પણ સમજી શકાય સારી અહીં મહાત્મ્ય જ્ઞાન સહિત ભક્તિ થઈ એવું કઈ સમજી શકાય આ શ્લોકમાં જ્ઞાન અને ભક્તિ બે તો મહાત્મા જ્ઞાન પૂર્વ સુદર સગો તો સ્નેહ અહીં પ્રેમ થયો ને તો એવી રીતે લઈ શકાય અહીં હા કેમ અને અહીં મને એવું લાગે છે જેજી કે દેહની પીડા એના દેહની પીડા નું ભાન ન રહ્યું તો એ આ એ શુદ્ધ થયું આદિ ભૌતિક પછી જે એને શ્રવણ એ મહાત્માઓ પાસે શ્રવણ કર્યું અંગ સહિત તો એનાથી એ આધ્યાત્મિક શુદ્ધિ થઈ અને વાસુદેવમાં અંતકરણ થયું તો આવી દૈવિક શુદ્ધિ થઈ નારદજી એવું સમજી શકે હા સમજી શકાય હા બીજા આટલું થયું કૃષ્ણ જરા જોરથી બોલી દો હા એ બસ દૂર દૂર બધા બોલે છે ને એટલે જરા અહીંયા આવીને બોલો હરિવર્ધન પૂછે છે કઈ હા બોલો ઉત્તમ પ્રકારે શ્રવણ કરતો હતો એટલે શ્રવણ ને અનુસરીને રહેતો હતો એની પાસે શ્રવણ કરતો ન હતો કારણ કે તે તેમ થાય તો શ્રવણ અંગ સહિત રહિત થવાથી ફલ પ્રાપ્ત ન કરાવે ઉત્તમ પ્રકારે શ્રવણ કરતો હતો એટલે શ્રવણ ને અનુસરીને રહેતો હતો ગમે તેની પાસે શ્રવણ ન કરતો હતો એટલે શું એવા મહાત્મા પુરુષો પાસેથી શ્રવણ કર્યું છે મુનિ છે અને મહાત્માઓ છે એવાની પાસે એમણે શ્રવણ કરી છે કારણ કે તેમ થાય તો શ્રવણ અંગ અંગરહિત થવાથી ફલ પ્રાપ્ત ન કરાવે જો એ ગમે તેની પાસે સાંભળે તો શ્રવણ અંગરહિત થાય સાંગ મનન કરેલા મુનિઓ જ સાંગ શ્રવણ કરાવી શકે અહીં મનન કરેલા છે તેથી નહીં તો બીજા કોઈની પાસે સાંભળ્યું હોત તો અંગરહિત થવાથી ફલ ન કરાવત થયું એવું સમજાય છે એટલે એમને જે શ્રવણ કર્યું છે એ એવા મહાપુરુષો પાસે કર્યું છે સાંગ એટલે શું દસ પ્રકારે પ્રભુને વર્ણવનારા ફળ પ્રાપ્ત હા તો એવું શ્રવણ જો એવા પાસેથી ન સાંભળીએ તો ફળને પ્રાપ્ત નહીં કરાવે ભક્તિ પ્રાપ્ત કરાવે ભક્તિ એટલે ભગવાન એ પછી ત્યાં સુધી નહીં લઈ જાય એ લોકો એ મનનશીલ મહાત્માઓ પાસેથી શ્રવણ નહીં કરીએ તો આપણને થોડી દેશે આવતા વચ્ચે તો ફલ સુધી નહીં પહોંચાડી આગળ પંક્તિના શ્લોકમાં આવશે કે જે સાધન શરૂ થયું છે એ ફલ સુધી જવું જોઈએ કહ્યું મેં તો જે જેને પૂછી લઉં શું એટલે આ બધું જણાવે છે ખ્યાલ આગળ શ્રવણ અંગ્રહી થવાથી સહજ પાપ ન ધરાવે એમાં શું જણાવે શ્રવણ નું અંગ મનન છે શ્રવણ તેના માટે જ્ઞાન માટે જ્ઞાન માટે શ્રવણ છે અને જો શ્રવણ મનન રહિત હોય તો જ્ઞાન પેદા ન થાય જ્ઞાન છે એ ફલ આપનારું છે ભગવત મહાત્મ્ય જે છે છે ગમે તેને સામાન્ય વાત છે આ તો નારદજી ની વાત છે પોતાની નારદજીને અહીંયા નહીં નહીં એમ નહીં નારદજી પોતાની પરિસ્થિતિનું અહીંયા નિરૂપણ કરી રહ્યા છે કે મારું અંતઃકરણ કઈ રીતે વિશુદ્ધ બન્યું કે જેથી વસુદેવનીજીના ત્યાં જેમ ભગવાનનો આવિર્ભાવ થઈ ગયો એવી રીતે મારું પણ અંતઃકરણ આ રીતે વાસુદેવ સ્વરૂપ બની ગયું તો હવે એમાં ભગવદ આવિર્ભાવ શક્ય બનશે એ શુદ્ધ થવા પાછળ જ્ઞાન આવશ્યક છે પ્રભુના મહાત્મ્યનું એ જ્ઞાનના માટે શ્રવણ છે શ્રવણ મેં મનનશીલ જે મુનિઓ છે એમની સાથે રહીને કરેલું છે જો મનન રહિત કર્યું હોત એવા લોકોની સાથે કે જેમણે મનન ન કર્યું હોત તો મને એ જાતની જ્ઞાનની સ્થિતિ ન થઈ હોત આગળ કોનો છે આગળ મારો છે હા કરો હવે આગળના અઠ્યાવીસમાં શ્લોકમાં આપણે જોયું કે અંતઃકરણમાં જે રજોગુણ અને તમોગુણ છે એ નાશ થઈ ગયા એટલે એમાં સત્વ તો હતું જ એટલે હવે એક સ્થાન બની ભગવાનને પ્રગટ થવા માટેનું અંતઃકરણમાં એટલે હવે ભગવાનનું પ્રાગટ્ય નજીક છે એવું આપણે લાગી રહ્યો છે તો હવે એના અર્થમાં આ શ્લોક હવે આગળ આવી રહ્યો છે આ વિષયમાં ભગવાનના આવેશ વિના ભગવાન પ્રગટ થશે નહીં એમ જાણી તેઓની કૃપાથી આવેશ થયો એટલે હવે શુદ્ધ સત્વરૂપ તો થઈ ગયું છે એનું અંતઃકરણ પણ એમાં એમાં ભગવાનનો જે આવેશ છે એના વગર ભગવાન પ્રગટ થાય નહીં તેથી તેઓની કૃપાથી આવેશ થયો એટલે એમની કૃપાથી આવેશ પણ થયો તેમ નીચેના બે શ્લોકથી કહે છે તસ્યવમ મેનુ રક્તસ્ય પ્રશ્ચિતસ્ય હતૈ નસ શ્રદ્ધાનસ્ય બાલસ્ય દાંતસ્યાનું ચરસ્ય ચ જ્ઞાનમ ગુહ્યતમમ યત તત સાક્ષાત ભગવતોદિતમ અન્વવોચન ગમિષ્યંત કૃપયા દિનવત્સલા એવી રીતે પ્રેમ રાખનાર વિનયવાળા પાપ રહિત શ્રદ્ધાવાળા અને જીતેન્દ્ર એવા બાલ સેવક મને જે સર્વથી છૂપું રાખવા યોગ્ય જ્ઞાન સાક્ષાત ભગવાને કહેલું કે દિન ઉપર પ્રેમ રાખનાર શબ્દથી આરંભી ફરી કહે છે ના તે દિન ઉપર પ્રેમ રાખનારાઓએ જતી વખતે કૃપાથી મને કહ્યું એટલે અહીં તો આ શ્લોકાર થયો હવે આગળ પહેલા થયેલા સાધનો વાસુદેવની પ્રાપ્તિ સુધી ચાલુ રાખવા જોઈએ તેથી તે પ્રેમ રાખનારા શબ્દથી આરંભી ફરી કહે છે એટલે પહેલા થયેલા સાધનો એટલે પહેલા કયા સાધનો થયા કે જેમ ઉચ્છિષ્ટ ભોજન પ્રેમ શ્રદ્ધા સહિત કથાનું શ્રવણ જે આગલા શ્લોકોમાં આવી ગયું ને જેનાથી એમને રુચિ થઈ એનાથી એમની રુચિથી એમની અચલ મતી થઈ ભગવાનમાં અને એનાથી એમનું જે અંતકરણ જે છે એ ભક્તિમય બન્યું તો એ જે સાધનો છે એ વાસુદેવની પ્રાપ્તિ સુધી ચાલુ રાખવા જોઈએ તેથી પ્રેમ રાખનારા શબ્દથી આરંભી ફરી કહે છે અહીંયા જે એને ફરી એટલા માટે કહે છે કે એ સાધનો ચાલુ જ રાખ્યા છે એમને સેવા શબ્દથી સેવા સુધીના સાધનોનો સંગ્રહ કરેલો છે સેવાના ચિહ્નો વાળો વિનય જુદા ક્રમ વાળો હોવાથી જુદો છે બાળક શબ્દથી જે અહીં બાલસ્ય જે કહ્યું છે શ્રદ્ધા નશ્ય બાલસ્ય એટલે બાળક શબ્દથી જુદો કહ્યો છે અહીંયા જે વિનય છે ને આ પણ ભક્તિના ચિહ્નવાળો વિનય છે એટલે અહીં એને અલગ કહ્યો છે તેવી રીતે પાપનો નાશ પણ જુદો કહેલો છે દીનતા ઘણો ઉપકાર કરનારી હોવાથી જુદી કહે છે દીનતા એટલે દીન ઉપર પ્રેમ રાખનારા શબ્દમાં દીન શબ્દ નારદ નારદજી માટે યોજેલો છે ન કહેલા બધા સાધનોનો સરવાળો જણાવવા ચ અને શબ્દ કહે છે એટલે અહીંયા જે ચકાર જે છે આમાં અન અન વવોચન ગમિષ્યંત એટલે અહીંયા ચ થી અહીંયા ન કહેવાયેલા હોય એ બધા સાધનોનો સરવાળો આની અંદર આવી જશે એ સિવાયના પણ જે જે સાધનો કર્યા છે જેનાથી એમનું અંતઃકરણ શુદ્ધ થયું છે એ પણ અહીંયા ગણી લેવા એવું કહેવા માંગે છે ફરી કહેવામાં અનુક્રમની જરૂર ન હોવાથી અનુક્રમથી વિરુદ્ધપણાથી પણ અનુ અનુક્રમથી વિરુદ્ધપણાથી કહેવામાં દોષ નથી એટલે ફરી આને જો કહીએ તો અનુક્રમથી નહીં કહેવા નહીં કહીને જો એને એને વિરુદ્ધ ઓર્ડરથી પણ એનો ઓર્ડર એનો બદલીને પણ કહીશું તો એવું કહેવામાં પણ દોષ નથી સર્વ વેદાંતો અને પંચરાત્ર વગેરે શાસ્ત્રોમાં જણાવેલું આનંદ બ્રહ્મ છે આકાશ બ્રહ્મ છે એ ઉપાખ્યાનમાં કહેલું છે તેવું કંઈક જ્ઞાન છે ગુરુના ઉપદેશથી જે ગુરુના ઉપદેશથી પ્રગટ થાય એટલે વેદાંતોમાં અને પંચરાત્ર વગેરે શાસ્ત્રોમાં જે આ આવેલું છે આનંદ બ્રહ્મ છે એ એનો અને ઉપાખ્યાનમાં આદર્શ આકાશ બ્રહ્મ છે એ જે કહ્યું છે એ જ્ઞાન જે છે એ ગુરુના ઉપદેશથી જ પ્રગટ થાય છે જ્ઞાન તે જ્ઞાન પ્રાપ્ત થાય ત્યારે પુરુષ બ્રહ્મ જાણનાર સર્વજ્ઞ અને તેજસ્વી થાય છે એટલે એ જ્ઞાન જ્યારે પ્રાપ્ત થાય છે ત્યારે જે પુરુષ છે એ બ્રહ્મ જાણનાર સર્વજ્ઞ અને તેજસ્વી થાય છે પુરુષ એટલે અંદર જે આત્મતત્વ છે તે મહોપનિષદમાં જણાવેલું જ્ઞાન દેવોથી છૂપું રાખવા યોગ્ય હોય તેથી પણ વધારે છુપું રાખવા યોગ્ય છે એટલે મહા મહા ઉપનિષદમાં જે જ્ઞાન જે છે બતાવ્યું છે જે જ્ઞાન જે દેવો થી પણ છુપું રાખવા યોગ્ય છે એ જ્ઞાનનો ઘટસ્ફોટ ન થાય ક્યાં પણ એટલે એ ગુહ્ય જ્ઞાન છે ઉત્કૃષ્ટ અમે જણાવેલું ભક્તિ થી મને જાણે છે એવા પ્રકારનું છીપી પણ વધારે છુપું રાખવા યોગ્ય છે જે અહીંયા જ્ઞાનમ ગુહ્યતમમ્યક્તવ જે કહી છે એનાથી એ થાય છે કે એ જે જ્ઞાન છે એ ગુહ્યમાંથી પણ ગુહ્યતમ છે એટલે અતિ ગુઢ જ્ઞાન છે તો એ જ્ઞાન પુરુષો તને સાક્ષાત જણાવેલું છે અને એ જ્ઞાનની એને અનુભૂતિ જે ભક્તિ જે કરશે તો જ એને થાય છે તો એવા પ્રકારનું જે ધ્યાન છે એ તો બધાથી છૂપું રાખવા જેવું છે જેનું અનુસંધાન થાય ત્યારે ભગવાનનો આવિર્ભાવ થાય જ એ સર્વથી છૂપું રાખવા યોગ્ય છે એટલે એનું અનુસંધાન એ જે જ્ઞાન છે એનું અનુસંધાન થવાથી ભગવાનનો આવિર્ભાવ થશે જ એટલા માટે એ સર્વથી ગુપ્ત રાખવા જેવું છે એવું જ્ઞાન સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણે કહેલું એવું જ્ઞાન જે છે સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણ કહેલું છે જે તે શબ્દ જે યત યત તપ શબ્દ જે આપ્યો છે ને એનાથી એ થાય છે કે ભાઈ એ જે જ્ઞાન છે એ સાક્ષાત ભગવાન કૃષ્ણ પ્રણીત છે તો એ શબ્દથી અહીંયા યત તપ શબ્દથી જણાવી રહ્યું છે તે પ્રગટ રીતે કહેવા યોગ્ય નથી એટલે જન સામાન્યમાં એને એને ન કહી શકાય એ યોગ્યના હૃદયમાં પણ ભગવાનની ઈચ્છાથી નારદને ઉપદેશ કરવામાં આવેલું છે એ જે જ્ઞાન છે એ પણ શંકરજી જે ઋષિઓ હતા એમને ભગવાન એમના એમના હૃદયમાં એ જ્ઞાનને પહેલાં સ્થાપિત કર્યું પછી શંકરાદી ઋષિઓએ પોતાની વાણી દ્વારા એ જ્ઞાન નારદજીને ઉપદેશ દ્વારા એમનામાં એ પ્રસ્થાપિત કર્યું અનુ પછી તેઓએ તે કહ્યું એટલે ત્યાર એટલે ભગવાને પહેલા યોગ્યોના હૃદયમાં એને કર્યું સ્થાપિત કર્યું પણ યોગ્યોએ નારદજીને કહ્યું એટલે અહીંયા આનું શબ્દ વાપર્યો છે હા હવે આ જ્ઞાન છેવટની હદ વાળું હતું એમ જણાવવા જતી વખતે કહ્યું એમ કહેલું છે એટલે આ એકદમ છેલ્લે કક્ષાનું જ્ઞાન હતું એના પછી બીજું કોઈ જ્ઞાનની કોઈ કક્ષા રહી નથી જતી એટલે એને જતી વખતે કહ્યું એવું જણાવવા માટે બીજી વખતે કહ્યું એટલે કોઈ પ્રયોજન વગર કોઈ કે પ્રશ્ન નથી કર્યો કે કોઈ કે એના એના વિશે પૂછ્યું નથી પૂછવામાં પણ નથી આવ્યું અને કહેવામાં આવ્યું છે એટલે જતી વખતે કહ્યું એટલે આ કહેવામાં બીજા કોઈ પ્રશ્ન કે બીજું કોઈ સાધન ન હતા એમ કૃપાથી શબ્દથી જણાવેલ છે એટલે દીન ઉપર જે કૃપા જે છે કૃપા યોગીઓ કેવા છે તો કે દીન ઉપર ખૂબ કૃપા દીનો ઉપર એમને ખૂબ કૃપા ને પ્રેમ છે તો એટલા માટે એ કૃપા શબ્દથી જણાવેલું છે એટલે કૃપા એની અંદર ચાલક બળ છે મૂળ જે આવેશ થવા પાછળનું જે આગળ કહ્યું નારદજીએ કૃપા થવાનું કારણ પણ દીન ઉપર પ્રેમ રાખનારા શબ્દથી કહેલું છે વત્સમ હવે આનું આવે કરી રહ્યા છે દિન વત્સલા દીન પછી વત્સલા જે શબ્દ જોડાયેલો છે હવે એની અહીંયા વ્યાખ્યા કરી રહ્યા છે કે વત્સમ વત્સનો લાતી સ્વીકાર કરે તે વત્સલ એવો સ્વીકાર કરનાર પ્રેમ અથવા પ્રેમ વાળા જેમ પિતા પુત્ર ઉપર પ્રેમ રાખે તેમ તેઓ દિન ઉપર પ્રેમ રાખનાર હતા એટલે વત્સલ શબ્દથી અહીંયા એક સંબંધનો જે પ્રેમ પિતા પુત્રનો પ્રેમ હોય છે એ એની એના એના ઉદાહરણ આપીને કહી રહ્યા છે કે એ રીતનો પ્રેમ યોગ્યો એટલે શંકાદીને નારદજી ઉપર હતો એટલે દિન ઉપર પ્રેમ રાખનાર હતા એવો અર્થ છે એટલે અહીં વત્સલા શબ્દનો અર્થ એ રીતના કર્યો છે તો બસ એ અહીંયા પૂરું થયું હા સરસ કોઈને છે આમાં કઈ વિચારણી Thank you. નજીકથી નજીકથી બોલો ને બહુ દૂરથી બોલો ને ખ્યાલ નથી આવતો હા એટલે જે શ્લોક પૂરો થયો ને શ્લોકાર્થ પછી બીજી લીટીમાં છે એ સેવા શબ્દથી સેવા સુધીના સાધનોનો સંગ્રહ કરેલો છે અને સેવાના ચિહ્નો વાળો વિનય જુદા ક્રમ વાળો હોવાથી જુદો કહેલ છે પણ એની ફૂટનોટમાં એવું કહે છે કે બાળક શબ્દથી જુદો કહેલ છે એટલે આખું સેન્ટેન્સ કેવી રીતે સમજવાનું સેવાના ચિહ્નો વાળો વિના જુદા ક્રમ વાળો હોવાથી જુદો કહેલો છે અહીં જે જુદો છે ને એમાં જે બાળક શબ્દ છે ને એનાથી કહ્યો છે બાલ જે છે ને શ્રદ્ધા નશ્ય બાલસ્ય એટલે એ એ જે વિનય જે છે એને અહીંયા એટલે એ બી મને બી એટલું સમજાયું નથી પણ એવું છે કે બાળક શબ્દથી અહીંયા વિનય જે ભક્તિનો ભક્તિના આનુષંગિક જે છે વિનય એ એટલે સામાન્ય વિનય જે આપણે વિનયની વાત કરતા હોઈએ છીએ એ વિનય અહીંયા ભક્તિના અંશમાં જે વિનય છે જે મહારાજજીમાં જે બાળક જેવો બાળક કેવો હોય ને વિનયી હોય બાળક એ એ અર્થમાં હોઈ શકે કે ભોળપણ હા ભોળપણ બાળકમાં કેવું હોય કે પણ હોય અહીંયા મૈત્રી આજે બેઠા છે ને એમને આ બાળક આ ભોળપણ મને કીધું એટલે ખ્યાલ આવે એટલે એટલે બાળક શબ્દનો ઉપયોગ કર્યો લાગે છે બીજું મૈત્રી આજે કદાચ કરે છે એક મિનિટ આપું એટલે મને એવું લાગે છે કે નારદજીને જે કઈ ગેમ નથી આ સંબંધમાં એ વિષયમાં સંકાદિકે એમને જે ઉપદેશ આપ્યો છે એ સેન્સમાં નારદજી માટે બાળક શબ્દનો ઉપયોગ અહીંયા થયો હોવો જોઈએ કેમ કે નારદજીને જે રીતે પોતાના વિશે કોઈ સાધનનું જ્ઞાન નથી ભગવાનની પ્રાપ્તિના કોઈ સાધનને જાણતા નથી તો એવી અવસ્થામાં એવી દીનતામાં એમના ઉપર ઉપકાર કરીને ભગવત પ્રાપ્તિના કેમ કે આમાં જે એનું મહાત્મ્ય બતાવ્યું કે ભગવાનની પ્રાપ્તિનો ઉપાય માત્ર ભક્તિ છે ભગવાનના સ્વરૂપને બીજું કોઈ જાણી નથી શકતું તો એ જ્ઞાન એટલું મહાત્મ્યશાલી જે જ્ઞાન છે જે દેવતાઓથી પણ છૂપું રાખવું જોઈએ એવું પણ જ્ઞાન નારદજી ઉપર કૃપા કરીને સનકાદી ઋષિઓએ એમને આપ્યું છે તેમાં નારદજીની જે દીનતા છે એમાં સાધન બન્યું છે અને જે સનકાદિક એમના ઉપર કૃપા કરીને ને એમને જે આ જ્ઞાન આપ્યું છે એમાં સનકાદિક ઋષિએ નારદજી ઉપર ઉપકાર કર્યો છે એ સેન્સમાં આ શબ્દ હોય એવું લાગે છે એટલે એની ઉપર એવું કહી રહ્યા છે કે સેવા એટલે સેવા એક શબ્દની સમજ આપી રહ્યા છે સેવા શબ્દથી સેવા સુધીના સાધનનો સંગ્રહ કરેલો છે અને ત્યાર પછી આ જુદું બતાવે છે એટલે આ બે સેન્ટેન્સો કેવી રીતે કરવા એટલે નારદજીની અવસ્થા સમજવી કે શું સમજવું એટલે સેવા શબ્દથી સેવા સેવા સુધીના સાધનોનો સંગ્રહ કરેલો છે એટલે કે આગળના શ્લોકમાં જે શ્રવણ અને મનન એ બે સાધન બતાવ્યા એની પહેલાથી ઉચ્ચિષ્ટનું ભોજન નહીં કરવું ને એવા જે જ્ઞાનીઓ છે એમનો સંગ કરવો એ જેટલા પણ બધા સાધનો બતાવ્યા એ પ્રેમ થવા પહેલા સુધીના બધા સાધનોને ત્યાં બતાવ્યા ને અત્યારે હવે એ બધા સાધનો કરી ચૂકેલા નારદજીની એવી અવસ્થા છે એટલે કે એ બાળક છે એ રીતે એને અલગ બતાવ્યું કે હજી એ પ્રેમનું લેવલ બાકી છે એની પહેલાના બધા સાધનો નારદજીએ કર્યા છે એટલે કે હજી એવી પરિપક્વ અવસ્થામાં ભક્તિની પરિપક્વ અવસ્થામાં નથી પહોંચ્યા એની જે એની પહેલાના જે સાધનો છે એ એમણે કર્યા છે પણ હજી જે મુખ્ય સાધન જે ભક્તિનું છે એ કરવું હજી બાકી છે કેમ કે આગળના શ્લોકમાં આવ્યું કે એમણે એ સંગ કર્યું એના કારણે અંતકરણમાં રજસ અને તામસ ગુણનો નાશ થયો અને સાત્વિક ગુણ એમને પ્રાપ્ત થયું જેના કારણે ભગવાનનો આવેશ એમના અંતઃકરણની અંદર થયો તો આ આવેશ તો હજી થયો છે એટલે પ્રેમ છે કે પ્રેમનું જે સમાનાર્થી સેવા એ હજી બાકી છે એની પહેલાના બધા સાધનો થયા છે એટલે બાળક શબ્દથી એમની અપરિપક્વ અવસ્થા છે હજી સાધનાની અંદર એ બતાવ્યું છે અને હવે આગળનું સ્ટેપ શું છે એનો ઉપદેશ સંકાદી ઋષિઓએ એમની દીનતાને ને એમની રુચિને જોઈને કરી છે એટલે નારદજીની હા એટલે કે એ સ્ટેપ હજી જે મુખ્ય ભક્તિની અવસ્થા જે હોય એ હજી સુધી છે તેમની નથી થઈ એની પહેલાના બધા સાધનો એમણે કર્યા છે મતલબ કે સ્ટાર્ટ થયા છે જે મુખ્ય સાધનનો ઉપદેશ અનકાદે ઋષિએ કર્યો છે એટલે અત્યારની એમની અવસ્થા બાળક જેવી છે અપરિપક્વ છે અધૂરી છે ચોવીસમાં શ્લોક થી જે વાત કહી છે ને તે મય અપેતા ખેલ ચાપલેર ભકે દાંતે ધક ક્રીડનકે વર્તિની હું આવો છું ચપલ નથી ઇન્દ્રિયો ઉપર મારો સંયમ છે રમકડાઓથી રમતો નથી આ બધા જે ઉપર નારદજીના જે ગુણો છે એનું નિરૂપણ કરવાનું ચાલુ કર્યું અને તે પછીથી એમણે જે જે સાધનો કર્યા તે બતાવ્યા હવે અહીંયા ઓગણત્રીસમાં શ્લોકમાં તસ્યવમ મેં આવો હું આવો હું એટલે ચોવીસમાં શ્લોકથી જેમનું વર્ણન ચાલુ થયું તે પ્રકારનો હું એવો હું કેવો કે એવો અનુરક્ત સ્પષ્ટતા એ આગળના બીજા પણ ગુણો એમણે બતાવ્યા કે હું શ્રદ્ધાશીલ છું સંયમી છું દીન છું આ બધા જે છે આગળ કહી ચૂકેલા છે એના એ જ અહીંયા ફરીથી કહી રહ્યા છે એટલે એનો અહીંયા અનુવાદ થયો એટલે આજ્ઞા કરી રહ્યા છે કે પૂર્વ જાત સાધના નામ વાસુદેવ પર્યંતમ અનુવૃત્તિ કરણીયા આના પહેલા જેટલા પણ સાધનો એમણે બતાવ્યા કે હું આવો છું પછી આવું આવું કર્યું એનાથી આના પરિણામ સ્વરૂપ આવું શ્રવણ થયું મનનશીલ ઋષિઓની સાથે હું રહ્યો અને એના કારણે મારા રજુગુણ તમોગુણ નષ્ટ થયા અને વાસુદેવ સ્વરૂપ મારું અંતઃકરણ થઈ ગયું તો જ્યાં સુધી આવું થયું નહીં ત્યાં સુધી મેં મારા આ બધા સાધનોને હું કરતો રહ્યો એની અનુવૃત્તિ બતાવી તાન અનુવાદ હતી એટલે અનુવૃત્તિ પર્યંતાની ગ્રહિતાની આમાં જે કહ્યું ને કે તસ્યવમ મેં અનુરક્ત આવો હું અનુરક્ત જે છે તે તો અનુરક્તનો મતલબ જ્યાં સુધી આવું થયું નહીં ત્યાં સુધી મેં આ કરતો રહ્યો છું બીજું શું હતું એ હા એટલે અહીંયા એમને જે પ્રશ્ન કર્યો તો એ બ્રેકેટમાં છે ને સેવા શબ્દ નથી પણ સેવક શબ્દથી છે એટલે બાલ સેવક મને એવું જે કહ્યું ને ઉપર અર્થમાં કે જીતેન્દ્રિય તે બાલ સેવક મને તો એ સેવક શબ્દમાં વિનય આવી ગયો સેવા સુધીને પણ ઉપર પાછો જે એવી રીતે પ્રેમ રાખનાર અને વિનય વાળા તો ત્યાં બીજો અલગથી વિનય બતાવ્યો છે ને એના માટે લખે છે કે સેવાના ચિહ્ન વાળો વિનય જુદા ક્રમ વાળો હોવાથી જુદો કહેલ છે એટલે બે વખત પેલો વિનય આવે ને એટલે બ્રેકેટમાં જે સેવા શબ્દથી એ કહે છે ને જ્યોત્સનાબેન તો ત્યાં સેવક શબ્દ લખેલો છે એટલે પેલું જીતેન્દ્રિય તે બાલ સેવક મને જે અર્થ છે ને તો એમાં એ સેવકના અર્થ માટે કહ્યું છે કે સેવકના અર્થમાં તો વિનય ને બધું સેવા સુધીના સાધનો બધા આવી ગયા તો પછી અહીંયાથી અલગથી જે વિનય વાળા શબ્દ વાપર્યો છે ને એના માટે આ ખુલાસો કર્યો છે કે સેવાના ચિહ્ન વાળો વિનય જુદા ક્રમવાળો હોવાથી એને જુદો કહેલ છે ફૂટનોટમાં બી એવું લખેલું છે કે બાળક શબ્દથી જુદો કહેલ છે અને વિનય વાળો શબ્દથી જુદો કહેલ છે એમ સાચી વાત આવે ત્રીસ શ્લોક સુધી બરોડા ખુશી લા બોલી મને એક પ્રશ્ન છે જીજે એટલે આમાં એમ કહ્યું ને કે અહીંયા છેવટની હદ વાળું જ્ઞાન હતું એટલા માટે એમને જતી વખતે કહ્યું અને એ દેહોથી છૂપું રાખવા જેવું હતું એનો અર્થ અહીંયા એવો સમજવાનો છે કે એ દેવો અધિકારી નથી એટલે એમને એ જ્ઞાન એમનાથી છૂપું રાખવાનું છે જ્યારે નારદજી અધિકારી છે એટલા માટે એમને આ જ્ઞાન આપ્યું કે પછી એમના એના પર કૃપા કરી કેવલ એનાથી એમને આ જ્ઞાન આપ્યું આ પંકજ તને છે પીડ શું ફરી બોલજો ને જરા થોડું શોર્ટમાં અરે માઇક્રોફોન બેઠું રાખીને બોલો ડિસ્ટોર્શન હા શોર્ટ જણાવી દેજો ને હા એકદમ એટલે અહીંયા જે નારદજી ને જ્ઞાન આપ્યું જે છુપું રાખવા જેવું હતું એ જ્ઞાન કેવળ કૃપાથી આપ્યું કે અધિકારી છે એટલા માટે આપ્યું કારણ કે દેવો અધિકારી ન હોવાને કારણે જ એમનાથી સૂકું રાખવા યોગ્ય છે તો નારદજીને તો કૃપા થી નથી આપ્યું જ્ઞાન માટે તેમને શું આપણું કેળવ્યા છે બધા એના ગુણ જે હતા ને પ્રેમ વિનય વાળા હતા પાપ રહિત થયા શ્રદ્ધા વાળા હતા જીતેન્દ્રિય હતા બાલ સેવક હતા અને દીન હતા એટલે એટલા માટે એમની જે સાધન શું કહેવાય પાત્રતા એમની કેળવાઈ ગઈ હતી આનાથી આ બધા ગુણોથી એમની પાત્રતા કેળવાઈ જેથી કરીને એમને શંકાદીઓએ એ જ્ઞાન આપ્યું ગુહ્યતમ જ્ઞાન આપ્યું અને ભગવાનની કૃપાથી તો ખાલી એમનો એમનું અંતઃકરણ જે છે એમાં જે શુદ્ધ થયું આ બધા ગુણોથી એટલે એમનું અંતઃકરણ થયું છે ભગવાનની કૃપાથી ભગવાન એમાં પ્રવિષ્ટ થયા કૃપાથી તો ભગવાન પ્રવિષ્ટ થયા છે પણ આ જે પાત્રતા એમને કેળવી છે એમના પોતાના ગુણોથી જે પ્રેમ રાખનાર વિનયવાળા પાપરહિત શ્રદ્ધાવાળા જીતેન્દ્રિય અને દીન આ જે એમની ક્વોલિટી હતી એમનામાં પોતે કેળવી હતી કે ઇનબિલ્ટ હતી જે હતી કે આ બધા સંકાદી ઋષિઓને જે એમને કર્યા હતી સેવા કરી હતી એનાથી એમને પ્રાપ્ત થઈ હતી પણ એને કારણે એમને જ્ઞાનની પાત્રતા થઈ ગુહ્યતમ જ્ઞાનની હા એટલે એવું જ સમજવાનું ને કે આ જે સાધનો એમણે કર્યા એનાથી એમને પાત્રતા મળી ને પાત્રતાને કારણે કૃપા થઈ હા એ તો અહીંયા લખ્યું ને પહેલા થયેલા સાધનો વાસુદેવની પ્રાપ્તિ સુધી ચાલુ રાખવા જોઈએ તેથી તે પ્રેમ રાખનાર શબ્દથી આરંભી ફરી કહે છે એટલે આગળ જે ઉચ્છિષ્ટ ભોજનથી પછી પ્રેમ શ્રદ્ધા સહિત કથાનું જે શ્રવણ કર્યું આ સાધનોથી જ એમની પાત્રતા એ સિદ્ધ થઈ હતી ગુહેતમ જ્ઞાન પ્રાપ્ત કરવાની અને પણ આગળ પાછું એમ કે છે ને કે એ આ કહેવામાં બીજો કોઈ પ્રશ્ન કે બીજા કોઈ સાધનો ન હતા એમ કૃપા શબ્દથી જણાવેલ છે એટલે અહીંયા ત્રિપાલ જ કોઈ સાધન ન કૃપાથી શબ્દથી જણાય કારણ પણ દિન ઉપર પ્રેમ રાખનાર શબ્દથી કહેલું છે એટલે કૃપા થવાનું કૃપાથી જ કહ્યું છે પણ કૃપાનું કારણ પાછું એને દિનતા બતાવી છે જે નારદજીમાં હતી ને દિનતા દિનતાને કારણે કૃપા કરી છે એમને એટલે આ આમ આમ જોવા જાવ તો કૃપા બી આમાં છે ચાલક પણ મેઇન છે પણ કૃપા થવા પાછળનું કારણ પણ દિનતા છે તો સાધન એ તો બરાબર છે કૃપા કૃપાથી થઈ છે એ એ આની અંદર શું છે પેલું ગોળ ગોળ છે એટલે આમાં આગળ એમ જે કહેવામાં આવે કે મહાઉપનિષદમાં જણાવેલ જ્ઞાન જે દેવોથી છુપું રાખવા યોગ્ય હોય તો એ કહેવાથી એ કહેવા એ સેન્ટેન્સનો આશય તો એ જ થાય ને કે ત્યાં એ દેવોનો અધિકાર નથી આ જ્ઞાન મેળવવાનો એટલે આ બે વાત આવી એટલે કન્ફ્યુઝન થઈ રહ્યું છે જે આપ જણાવો આમાં મુદ્દો ખાલી એટલો છે કે જતા જતા એમણે આ વાત કહી એનો અર્થ એ છે કે જે જઈ રહ્યા છે એમને કહેવાની જે વાત છે એના વિષયમાં કોઈ હવે સવાલ જવાબની અપેક્ષા નથી છેલ્લા શબ્દો છે એટલે જે કહેવાનું છે એ એવું કહેવાનું છે કે એના વિષયમાં હવે કોઈ પ્રશ્ન ઊભા ન રહી જાય એ વાત પણ એમણે દીન વત્સલ હોવાને સ્વભાવને કારણે આ વાત કહી છે તો જતા જતા એમણે આવી વાત કહી એનો મતલબ શું થયો કે એમની મારા ઉપર એવી કૃપા હતી કે છેલ્લા શબ્દો એ મને કહીને જાય એના વિષયમાં મારે કોઈ પ્રશ્ન કે હવે બીજા કોઈ ઉપાયને શોધવાના રહી ન જાય એટલે એતત કથને કૃષ્ણાનંતરમ સાધનાનંતરમ ચ નાસ્તિ ઇત્યાહ કૃપયા કૃપા કરીને એમણે મને આ વાત કહી એવું નારદજી શા માટે કહી રહ્યા છે એટલા માટે કે આ કહ્યા પછી હવે કોઈ મારા મનમાં પ્રશ્ન ઉભા ન થાય કે મને જે ફલ પ્રાપ્ત કરવું છે એના સંબંધમાં મારે કોઈ અન્ય સાધનો તરફ દૃષ્ટિ કરવાની ન રહી જાય એટલા માટે નારદજી એમ કહી રહ્યા છે કે આ લોકોએ મને કૃપા કરીને કહી સાધન એમણે જે કર્યા છે એનાથી ખુશ થઈને કહ્યું છે કે સાધનથી નિરપેક્ષ કેવલ કૃપાને કારણે કહ્યું છે એ મુદ્દો અહીંયા નથી અહીંયા તો ખાલી એટલો જ મુદ્દો છે કે એ મુનિઓ જતા જતા મને કૃપા કરીને આવું કહી ગયા સેન્ટેન્સ આપણી પાસે આ છે એમાં કૃપા કરીને કહી ગયા એવું શબ્દ જોડવાની શું જરૂર પડી એમને તો એટલા માટે કે જતી વખતે એ મને એવું કહીને જવા ઈચ્છી રહ્યા છે કે જેના માટે મારે હવે બીજા કોઈ પ્રશ્ન કે બીજા ઉપાયો તરફ નજર કરવાનું રહી ન જાય એટલી જ વાત છે હેલો હા સરદાર હા એક મિનિટ અહીંયા થોડી ચર્ચા ચાલી રહી છે તમને સંભળાશે નહીં પણ ધીરજ રાખો હા એમાં લાલચી વસ્તુ તેના કારણે એમને જ્ઞાન પ્રાપ્ત તો અધિકારી કદાચ ને ત્યારે કહેતા હોય પણ એની કૃપાના ને મારા છે અધિકારી હા હા શું કહો છો હા એ તો અમે અંદર અંદર સોલ્વ કરી લીધો એને ખબર નથી કે પ્રશ્ન મને કરવો જોઈએ એ આપણે કરતી હતી પ્રશ્ન હા જે જે આપણે પ્રશ્ન છે કે એવી કઈ વાત હશે ગીતાજીની જ કોઈ હશે કે જે કહ્યું તે છેલ્લે છેલ્લે શું જે છેલ્લે છેલ્લે ઋષિઓ કહીને એ ગયા શંકાદી ઋષિઓ એ વાત કઈ શું હશે એ આપણે જાણવા મળે આવશે આવશે આવશે તો મને કહેજો યાદ કરીને હો એવી એવી એવી કઈ વાત હતી એના કોઈ પ્રશ્નો ન રહ્યા પાછળ એવું કોઈ ગીતાજીના કોઈ હોય શકે કે ભાગવતજી હોય શકે કઈ વચનામૃત અત્યારે નહીં કરું કરી લો ચાલો હા લઈ લો એ તો આમાં મૂળમાં કહેલું જ છે ને સર્વ ગુહ્ય તમમ ગુહ્ય શૃણુમે પરમ વચ્ચા યત્યમ બાળાય સર્વામિત કામ્યયા વગેરે જે ભગવાને અર્જુન પ્રતિ કહ્યું છે એ જ વાત છે અહીંયા કોઈ બીજી અસાધારણ વાત નથી અહિયાં જે યત્તત પદ છે ને એનાથી ભગવદ્ ગીતાના એ જ વચનનું અનુસંધાન છે પછી એમનું અંતકરણ એવું વાસુદેવ સ્વરૂપ ત્યારે થયું ત્યારે એમણે જતા જતા આવા છેલ્લે બાકી કહીએ એવું લાગે છે નારદજી કહે છે હિસાબે એવું લાગે છે તો જ એવું કહે કે છેલ્લે છેલ્લે મને આમ ગુહ્યતમ જે છે છેલ્લે જ કહેવાનું હોય ને અથવા જે છેલ્લે કહેલું હોય એ ગુહ્યતમ માનવું જોઈએ ગમે તે રીતે સમજે હા બોલો શીલાબેન હા દંડવત પ્રણામ જોજો તેનાથી તમને શું ફળ પ્રાપ્ત થયું તે કહો એવું જાણવાની ઈચ્છા થાય તેથી નીચેનો શ્લોક કહે છે તેનાથી એટલે કે નારદજીની દિનતા અને મહાત્માઓની કૃપાથી જે છુપું રાખવા યોગ્ય જ્ઞાન જે ભગવાને કહેલું તેનાથી તમને એ જ્ઞાનથી શું ફળ પ્રાપ્ત થયું તે કહો येनैवाहं भगवतो वासुदेवस्य वेदसः માયાનું ભાવમ વિદમ યેન ગચ્છન્તિ તત્પદમ અહો જે જ્ઞાનથી જગત રચનાર ભગવાન વાસુદેવની માયાનો પ્રભાવ મેં જાણ્યો જેનાથી લોકો તેમનું સ્થાન પ્રાપ્ત કરે છે ભગવાન વાસુદેવને એટલે હૃદયમાં રહેલા છે તેમની જ માયાનો પ્રભાવ મેં જાણ્યો અહો શબ્દ આશ્ચર્ય દર્શાવે છે એટલે અહિયાં અહો જે કહ્યું એ આશ્ચર્ય દર્શાવે છે કે જે ભગવાન વાસુદેવ હૃદયમાં રહેલા છે તેમનો એ પ્રભાવ એટલે ભગવાન ની જ માયાનો પ્રભાવ એમને જાણ્યો હૃદયમાં રહેલા પ્રકાશતા હોવા છતાં જણાતા નથી એવો માયાનો પ્રભાવ છે એટલે કે ભગવાનની માયાનો પ્રભાવ કેવો છે કે ભગવાન હૃદયમાં રહેલા છે છતાં પણ એ જણાતા નથી લખવાની અવસ્થાનું અનુસંધાન કરવું જેનાથી તેમનું સ્થાન પ્રાપ્ત કરે છે એટલે કે અહીંયા ફૂટનોટમાં એવું છે કે જેમ હૃદયમાં રહી વાક્યો પ્રકાશતા હોય છતાં પણ ચિત્ત વિક્ષેપને લીધે તે જણાતા નથી તેવું અહીં પણ છે એટલે કે આપણું ચિત્ત જ્યારે વિક્ષેપ થયેલું હોય ત્યારે આપણને સમજ પડી હોય છતાં પણ આપણે એને લખી નથી શકતા એવી રીતે અહીંયા માયાનો પ્રભાવ માયાનો પ્રભાવ એવો છે કે ભગવાન હૃદયમાં પ્રકાશી રહ્યા છે છતાં પણ આપણને તે જણાતા નથી જેનાથી તેમનું સ્થાન પ્રાપ્ત કરે છે એ વાક્ય મને ના સમજાય માત્ર ક્રમના સાધનથી જ જાણે છે પરંતુ તે વિષયમાં કાંઈ પણ ક્રિયા માટે પ્રયાસ કરવો પડતો નથી એવો અર્થ છે એટલે માત્ર ક્રમના સાધનથી એટલે કે માયા નું જ્ઞાન જે ક્રમ થી થાય છે તે ક્રમથી જ જાણે છે એટલે અહીંયા આ ક્રમમાં મને એવું સમજાય છે કે નારદજી નો જે ત્રેવીસ ત્રેવીસમાં થી એમના ચરિત્ર નો ક્રમ બતાવ્યો આ જ્ઞાન થયા ત્યાં સુધી નો એ ક્રમ થી જ માયા નું જ્ઞાન થાય છે બીજા કોઈ ક્રમ થી આ જાણી શકાતું નથી એવું સમજાય છે અચ્છા અહીંયા જેનાથી તેમનું સ્થાન પ્રાપ્ત કરે છે કે એટલે અહીંયા એવું સમજવાનું કે ભગવાનની માયાનો જે પ્રભાવ જાણે છે એ ભગવાનની માયા ભગવાનનું સ્થાન પ્રાપ્ત કરે છે માયા વાયરસ તમારા રોગ હજી અહીંયા સંપન્ન થયો શ્લોક હા પણ તમને પ્રશ્ન પૂછે છે શું સંભળાયું નહીં હા એ પૂછી રહ્યા છે કે શું હલો આમાં સમસ્યા એ છે કે ભગવાન તો બધાના અંતર્યામી છે બિરાજે છે પણ બધાને ભગવાનના એ જાતના પોતાના હૃદયમાં બિરાજતા હોવાનું અનુસંધાન તો થતું નથી એ અનુસંધાન કોને થાય કે જેના ઉપર યા તો જે ભગવાનના આવા પ્રભાવને જાણે કે અનુભવ એમને એટલા માટે નથી થતો બધાના હૃદયમાં બિરાજે છે છતાં કેમ કે એમના ઉપર ભગવાનની માયાનો પ્રભાવ છે જે વ્યક્તિ આ વાત જાણી લે કે પ્રભુ જીવ માત્રના અંતર્યામી સ્વરૂપ છે સર્વત્ર છે પરંતુ અમને અમારા અંદર બિરાજતા હોવા છતાં પણ એમનો અનુભવ એટલા માટે નથી થતો કે અમે એ માયાના પ્રભાવથી ગ્રસિત છીએ જે આ વાત જાણી લેશે એ એને એનો ઉપાય મળી જશે એટલે વિદ્યમાન પ્રકાશમાન એવ ન સ્ફુરતી માયાનુભાવ વિદ્યમાન હોવા છતાં પણ નથી સ્ફૂર્ણા થતી એ માયાનું કારણ છે એનું દૃષ્ટાંત આપી રહ્યા છે કે લેખન દશા અનુસંધેયા માણસ લખવાની અંદર મશગુલ હોય એમાં બીજો અનુસંધાન છે એનું નિવૃત્ત થઈ જતું હોય છે તેવી રીતે આ વાતને જો જાણી લે તો પછી એનો આગળનો રસ્તો છે ખુલી જાય સારું આગળ કરું છે દંડવત પ્રણામ એવી રીતે હવે એવી રીતે ભગવાનની ભગવાનના પ્રાપ્તિ સુધીના પદાર્થો કયા એટલે અહીંયા સુધી ભગવાનના પ્રાપ્તિ નારદજીને થાય જે ભગવાનની પ્રાપ્તિ સુધીના પદાર્થો કયા હવે ત્યાં એક શંકા કરે છે કે તેમાં એવો સંદેહ રહે છે કે તેઓએ સર્વ ચપળ રહિત બાળક મારા ઉપર કૃપા કરી શ્લોક ચોવીસમાં માં ત્યાં એ નારદજી કેવા હતા તો રમકડાને કશું કરતા નતા અને ચપળ રહિત હતા એવા જે હતા તો પણ એમના પર કૃપા થઈ વગેરે તો પછી વગેરે સાધન કેમ થઈ શકે એટલે ચપળ રહિત હોય તો એનાથી સાધન કેવી રીતે થઈ શકે કારણ કે કર્મ કાળ વગેરે વિઘ્ન કરનાર હોય છે અહીંયા એવું કે છે કે કર્મ અને કાળ તો વિઘ્ન કરી શકે છે ક્યાંય પણ તે પૈકી કાળ વિઘ્ન કરનાર ન થાય તે તેનો ઉપાય નીચેના શ્લોકથી કહે છે એટલે કોઈ પણ ક્રિયા કરે કર્મ કે તો કર્મ ને કાળ તો એમાં વિઘ્ન કરનારા હોય છે તો હવે એક નવો બીજો ઉપાય કહે છે જે આગળના જે ભગવાનની પ્રાપ્તિના પદાર્થો કયા એનાથી એક અતિરેક વાત કરે છે કે તો તે પૈકી કાળ વિઘ્ન કરનાર ન થાય તેથી તેનો ઉપાય નીચેના શ્લોકથી કહે છે એતત સંસૂચિતમ બ્રહ્મન તાપત્રય ચિકિત્સતમ યદીશ્વરે ભગવતી કર્મ બ્રહ્મણી ભાવિતમ શ્લોકાર્થ હે બ્રહ્મન આ જે ઈશ્વર આ બ્રહ્મ ઈશ્વર ભગવાનને કર્મનું સમર્પણ કરવું તે ત્રણ પ્રકારના દુઃખનું ઔષધિ ઔષધ સારી રીતે સૂચવેલું છે એટલે અહીંયા એક કે છે કે આ બ્રહ્મ ઈશ્વર ભગવાનને બધા કર્મ જે હોય છે તેનું સમર્પણ કરવું તો ત્રણ પ્રકારના એટલે કે આધિભૌતિક આધ્યાત્મિક અને આધિદૈવિકના દુઃખોનું ઔષધ તરીકે સૂચવે છે કર્મનું સમર્પણ કરવાથી એ સમર્પણ ઔષધિ તરીકેનું કાર્ય કરી કરે છે એનું અર્થ કરે છે વિવેચન કથામાં પ્રેમ ન હોય ત્યારે ભોજન વગેરે વિઘ્ન કરનાર જણાય છે એટલે કથામાં પ્રેમ ન હોય ત્યારે બીજું બધું યાદ આવે કે ભોજન વગેરે આપણને એમ થાય કે વિઘ્ન કરનારા જણાય છે અને કર્મ અદ્રષ્ટા દ્વારા અદ્રષ્ટ દ્વારા વિઘ્ન કરે છે એટલે કર્મ છે એ કેવું છે કર્મ અદ્રષ્ટ વિઘ્ન કરે છે તે અદ્રષ્ટ દ્વારા વિઘ્ન કરવાનું કારણ કાળ છે એટલે કર્મ વિઘ્ન કર્મ કરે છે એવું લાગે છે પણ એની અંદર મુખ્ય કારણ કાળ છે તેમાં પ્રથમ જણાય તેમ તેમાં પ્રથમ જણાય તેવી રીતે વિઘ્ન દૂર કરનારને દૂર કરવું જોઈએ એટલે પ્રથમ જે કર્મ વિઘ્ન કરે છે એવું લાગે છે તેને દૂર કરવું જોઈએ અને તે આનાથી ઉપદ્રવ પામેલો ચાર ઓગણત્રીસ એકતાળીસમાં એમાં એવું કે છે કે ભૂખ પ્યાસ ભય શોક વગેરે વિઘ્નોથી ત્રાસી ગયેલો જીવ સમુદાય શ્રી કૃષ્ણના કથામૃત પર સ્નેહ કરતો નથી એ વાત કરી છે એટલે ક્યાં આનાથી ઉપદ્રવ એટલે કે ભૂખ પ્યાસ અને ભય શોક વગેરેના ત્રણ પ્રકારના એ દુઃખરૂપ છે ત્યાં આગળ અને એના લીધે કથા કરી શકતો નથી એમ તેમાં પણ જો કે સત્સંગ સાથે કથા સાધન તરીકે કહેલી છે એટલે આ મને એકદમ નથી સમજાયું કેમ કે સત્સંગમાં તો સતામનો સંગ થાય તો એ ભગવત કથા જ કરે તો સત્સંગ સાથે કથા સાધન તરીકે કહેલી છે અને એવી રીતે સમજી થોડું સમજાવ્યું હતું કે સત્સંગ કરે પણ કોઈનો મોટાઓનો સંગ થાય પણ કથા પણ સાથે કથા પણ જરૂરી છે એટલે સાધન તરીકે કહેલી છે છતાં કથામાં ઘણા સાધનોની જરૂર હોવાથી તે જ થાય તેવી નહીં હોવાથી એક સ્વતંત્ર સાધન આ શ્લોકથી કહે છે એટલે કથામાં ઘણા બધા બીજા સાધનોની જરૂર હોવાથી તે થાય ન પણ થાય એવી હોવાથી હવે અહીંયા એક સ્વતંત્ર સાધન તરીકે કઈ આ શ્લોકમાં કહે છે આ શ્લોક કહેવામાં આવે છે તે આ શ્લોકમાં કહેવામાં આવે છે તે સારી રીતે સૂચવેલું સાધન છે તો આ સાધન અહીંયા શ્લોકમાં જે વાત કરે છે સાધન બતાવી રહ્યા છે તે સારી રીતે સૂચવેલું સાધન છે સાધન કેવું છે કે જે કે સ્પષ્ટતાથી કહેલું નથી પણ સંદેહવાળું પણ નથી અને તેનું જ્ઞાન વ્યાસને થશે એવા અભિપ્રાયથી બ્રહ્મ બ્રહ્મન એમ કહેલ છે એટલે જે બ્રહ્મન શબ્દ વાપર્યો છે વ્યાસજી માટે વાપર્યો છે તેનું જ્ઞાન એમને થઈ જશે અભિપ્રાય એટલા માટે બ્રહ્મન શબ્દ વાપર્યો છે આ ત્રણ પ્રકારના દુઃખનો નાશ કરવા માટેનું ઔષધ છે એટલે આ જે અહીંયા બતાવી રહ્યા છે તે સાધન એ કેવું છે તો કે છે ત્રણ પ્રકારના દુઃખોનું નાશ કરવા માટેનું ઔષધ રૂપી છે એમ આ એક્ઝામ્પલ આપે છે હવે કે જેમ ઝેર સર્વનો નાશ કરનારું હોવા છતાં બીજા દ્રવ્યોની ભાવના ભાવના દ્રવ્યોની ભાવના આપવાથી સર્વ રોગનો નાશ કરનારું ઔષધ થાય છે એટલે ઝેર કેવું કે ડાયરેક્ટ લઈએ તો એ નાશ કરી નાખે પણ જો એમાં કોઈ બીજે દ્રવ્યો સાથેની આપીને એનું કરીએ તો એ ઔષધ રૂપે કામ કરે છે અને રોગને નાશ કરે છે તેમ સર્વ દોષને દૂર કરવા માટે સર્વનો નાશ કરનાર કર્મ પણ ભગવત સ્વરૂપથી દુઃખ મટાડનારું થાય છે તેમ એવી રીતે બધા દોષો દૂર કરવા માટે અને સર્વ સર્વનો નાશ કરનાર કર્મ પણ જો ભગવત સ્વરૂપથી દુઃખ મટાડનારું થાય છે એમ ઉત્તરાર્થથી કહેલું છે એટલે અહીંયા કીધું ને યદિ ઈશ્વરે ભગવતી કર્મ બ્રહ્મણી એટલે કર્મ જો ભગવાનને અર્પણ કરવામાં આવશે તો એ દુઃખ મટાડનારું થાય છે એમ ઉત્તરાર્થથી કહેલું છે હવે અહીંયા ભગવાન માટેના વિશેષણો વાપર્યા છે કે છ ગુણોના ઐશ્વર્યવાળા ઉત્તમ પદાર્થોથી સુંદર પાખંડ રહિત વેદાંતોથી જણાય તેવા બ્રહ્મમાં ભાવિતમ એટલે ભાવિતમ એટલે કે યોજેલું અથવા તો ભગવાનને અર્પણ કરેલું કર્મ દુઃખ મટાડનારું થાય છે એવો અર્થ છે એટલે આ બીજું સાધન જે બતાવ્યું છે એ ભગવાનને દરેક કર્મ અર્પણ કરવાથી અને અર્પણ કરવાનું કાર્ય એ ઔષધિ રૂપે કરે છે એટલે જે જેમ એક વિષનો દાખલો ઉદાહરણ આપ્યું કે વિષ જે આમ તો પ્રાણનો નાશ કરે છે પણ જો એને સારી રીતે શુદ્ધ કરીને એનું પાન પાન ઉપયોગમાં લેવામાં આવે તો એ અમૃતનું કાર્ય કરે છે એવી રીતે કર્મ પણ જો સંસાર આમ તો સંસારને ઉત્પન્ન કરવા કરતો હોવાથી એ છોડવા જેવા જ છે પણ જો ઈશ્વરપણાની બુદ્ધિથી કરવામાં આવે અથવા કે ભગવત સેવામાં કરવામાં આવે તો એ જ કર્મ ફળરૂપ થઈ જાય છે આટલું જે થયું છે હા હા એટલે સત્સંગ સાથે કથા સાધન કરે તરીકે કહેલી છે તો બે વસ્તુને જુદી કેવી રીતે સમજવી કે સાથે છે કે કારણ કે જેની સાથે સત્સંગ થાય મોટાઓનો સંઘ સતામ સંઘ એટલે સત્સંગ તો એવાઓનો સંગ થાય તો કથા તો સાથે કૃષ્ણ કથા તો થાય જ ને એની સાથે તો પ્રશ્ન સત્સંગ સાથે કથા એ નથી થોડો ખ્યાલ આવતો મને હા કોઈને આમાં વિચાર આવતો હોય તો બોલો છે એમ લખેલું છે સાથે તો એ અનુવાદમાં થોડી ગડબડી લાગે છે તત્ર યદ્યપિ સત્સંગેન કથા સાધનત્વેન ઉક્તા એટલે જે સત્સંગ દ્વારા સત્સંગ સત્સંગેના એટલે સત્સંગ સાથે નહીં પણ સત્સંગ વડે સત્સંગ દ્વારા અથવા સત્સંગથી કથાને સાધન તરીકે કહે છે એટલે સત્સંગ છે એના એ સાધન નથી પણ કથા માટે સત્સંગ એ તાત્પર્ય છે હા જે એટલે સત્સંગ સાથે નથી ને દ્વારા છે તો બરાબર વાક્ય બેસે છે હા એવી રીતે સમજવાનું છે એટલે જ કહ્યું ને સત્સંગ એટલે સત્સંગ કહ્યું આગળ કરો છો કોઈ કે અહીંયા કરીએ વિરામ કરું આગળ જીજી કોનો છે વારો અલકા બોલું છું હા બોલો બરોબર કરું આગળ એમ કરી લો કરી હવે આપણે જે અત્યારે વિષય ચાલી રહ્યો છે એ ત્રેવીસમાં શ્લોકથી ચાલી રહ્યો છે પ્રથમ સાધનથી આરંભી ફળ પ્રાપ્ત થતા સુધી પદાર્થોનો ક્રમ અહીંયા એકત્રીસ શ્લોક સુધી કયો હવે એકત્રીસ માં શ્લોક થી સાધન શું છે તો ભાગવતાર્થમાં ત્રેવીસ થી અઠ્યાવીસ શ્લોક સુધીમાં એમાં પ્રથમ સાધન સત્સંગ કહ્યું જેવી રીતે નારદજીને શંકાજીનો સત્સંગ થયો પછી જીવના સ્વરૂપ નું જ્ઞાન અને ભગવાનના નું જ્ઞાન અને ત્રીસ થી એકત્રીસ શ્લોક સુધી એ કહ્યું જીવના સ્વરૂપ નું જ્ઞાન અને એ બતાવ્યું કે પ્રેમ રાખનાર વિનય વાળો વિનયવાળો શ્રદ્ધા વાળો અને જીતેન્દ્રિય નારદજી એટલે આવા હતા એ બાળ સેવક મને એટલે કે શનકાદી કે સનકાદીએ જે સર્વથી છુપું રાખવા યોગ્ય જ્ઞાન ભગવાને જે કહેલું તે એમને જતી વખતે કૃપા કરી મને કહ્યું એટલે જીવના સ્વરૂપનું જ્ઞાન ભગવાનના સ્વરૂપનું જ્ઞાન અને એનાથી જે ફળ પ્રાપ્ત થાય છે તે ફળ પણ બતાવ્યું કે વાસુદેવની માયાનો પ્રભાવ જે છે તે જગત રચનાર ભગવાન છે તે માયાનો પ્રભાવ વાસુદેવની માયા જ છે આવું જ્ઞાન મને આપ્યું હવે ભગવાનના સ્વરૂપનું જ્ઞાન જીવના સ્વરૂપનું જ્ઞાન અને એકત્રીસના શ્લોકમાં એવું પણ બતાવ્યું કે ભગવાનની જે સર્વત્ર ભગવાન જે સર્વત્ર છે પણ માયાના પ્રભાવને લીધે એ બધે પ્રગટ નથી થતા ભગવાન જ્યારે બધે પ્રકાશે ત્યારે તો એ હૃદયમાં ભગવાનનો અનુભવ થાય છે પણ ભગવાનનો અનુભવ ન થાય તો તો એ નિરર્થક છે ખાલી ચિહ્નો જે નારદજીને થયા તે આંતર પ્રાગટ્ય થયું અને પછી અંતર ધ્યાન થઈ ગયા આ તો બહાર અને અંતર અનુભવ થયો પણ ચિહ્નોથી તો એ નિરર્થક છે એમ એક આટલું એકત્રીસમાં શ્લોક સુધી થયું બત્રીસના શ્લોકમાં પૂર્વ પક્ષીને સંદેહ થાય છે કે તમે ચપળતા રહી થતા એવા બાળક પર કૃપા કરી તો એ સાધન કેવી રીતે બની શકે કર્મ અને કાર તો વિઘ્ન કરનારા છે વિઘ્ન કરનારા તો છે જ પણ જો એ કર્મ બધા જ ભગવાનને અર્પણ કરી દે તો એ વિઘ્ન કરનારા નથી બનતા હવે એ વિષયમાં આગળ ખાસ ગુણ બતાવે છે તેત્રીસમાં શ્લોકમાં આમયો યશ્ચ ભૂતાનામ જાયતે યેન સુવ્રત તદેવ યામયમ દ્રવ્યમ ન પુનાતિ ચિકિત્સતમ હે સુંદર વ્રતવાળા જેનાથી પ્રાણીઓનો જે રોગ થાય છે ભાવના આપેલું તે જ રોગ કરનારું દ્રવ્ય રહેતું નથી પણ તે પુરુષને પવિત્ર કરે છે એટલે કે કર્મો જેનાથી પ્રાણીઓનો જે રોગ એટલે જે કર્મ કરવાથી જીવને જે બંધન થાય છે તે જ કર્મ જો ભગવાનને અર્પણ કરીએ તો અર્પણ કરીએ તો એ દુઃખ મટાડનારું થાય છે અને પુરુષને પવિત્ર પણ કરે છે જે કર્મથી જ નાશનો ભય થતો હોય તે જ કર્મ ભગવાનને અર્પણ કરવું એમ કહે છે એટલે જે કર્મ કર્મથી જ નાશનો ભય થાય તો એ જ કર્મ ભગવાનને અર્પણ કરવું એવું કહે છે કફ પિત્ત વગેરે રોગ વગેરે રોગ અડક વગેરે જેનાથી થતો હોય તેને ભાવના આપવી હે સુંદર વ્રતવાળા સંબોધનથી એવી પ્રશંસા કરી છે કે તમારે તો એવું કાંઈ નથી તેવું તમારું મોટું ભાગ્ય છે ભાવના આપેલું તે જ રોગ કરનારું દ્રવ્ય રહેતું નથી પરંતુ બીજા પહેલા ભક્ષણ કરેલ જુદા દ્રવ્યને પણ પવિત્ર કરે છે તેથી જે કર્મથી બંધ થાય છે ભગવાનને અર્પણ કરેલું તે જ કર્મ પુરુષને પવિત્ર કરે છે એવો અર્થ છે એટલે કે આપણે જે ઔષધિ આપીએ ભાવના કરીને કે મધ સાથે કે પ્લાસ્ટિકને કોટિંગ સાથે તો એ રોગ તો જતો જ રહે છે અને સારું પણ થઈ જાય છે એવી રીતે આપણે જે ભગવાનને બધા કર્મ અર્પણ કરીએ તો કર્મનો તો નાશ થઈ જાય છે ઉપરાંત જે કર્મથી આપણને બંધન થાય છે તે કર્મ ભગવાનને અર્પણ કરવાથી પુરુષને પવિત્ર કરે છે આટલું સમજાવી દેજો હા સરસ હો સારું સમજાય આમાં છે કોઈને કઈ લો આગળ તો આજે કરી લે તો સારું સાડે દસ મેં ત્યાં તો પૂરો થઈ ગયા સારું તો હવે આજે તો છે નહીં તો કાલે આગળના બે શ્લોક છે એ જેમના પણ હોય એ વિતરણ કરી દેજો જેમની જવાબદારીમાં આવતું હોય તો અહીંયાથી લઈ લેજો ના આના વચ્ચેના બે શ્લોકમાં આમના કંઈક નામ બીજા લખેલા છે હા જીજી કરી લઈશું રાજા અને પ્રીતિબેન બંને કાલે નહીં હોય તો અહીંયાથી જેવી રીતે પાછળ કરીએ છીએ તો આગળથી રાજા